કેટલા વાગ્યા છે સવા બાર સવા બાર સવા બાર સવા બાર હા બાર ની ઉપર નીરુબેન કહે નીરુબેન કલ્લા મારો સત્તર પાંચ ચોરાશી સાંજે ઓગણીસ ના રોજ સવારે હું ચરણામૃત પીવું છું કે છે તો એનાથી મને શક્તિ મળે કે નહીં વધે કે નહીં બધું વધે ને બધે દાદા ના પર જે કર્યો ને એ દાદા ના હોય ને એને હાજીમ કરે હાજીમ કરે તરત એ અલગે ના જાય લેખે લટે બીજું બધું કરો એ બધું ખોટ જાય પણ બીજું છૂટકો નથી ને અને ભૂલાભી ને હવે તો ભૂલાભી કરે જયારે એવું જોઈએ તમને ખોટ ના જાય એ જાગૃતિ રહી ખોટ ના જાય અશ્રુભી કરે છે જાગૃતિ રહેશે ને અને આપડે જ્ઞાન માં ફરી ગઈ ફરી ગયો પૂરું કઈ નાખો હવે આ વખતે બેવા ઈચ્છા છે ગઈ છે ને તે આપણો એક સવાલ છે જ્ઞાન દર્શન ચારિત્ર અને એ સમજાવી શકો જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એ સમજાવી શકો તો સમજાવો તો અમને સમજાવો ક્રમિક માર્ગ માં જ્ઞાન પહેલું છે પછી દર્શન છે પછી ચારિત્ર અને પછી તપ આશ્રમ વિજ્ઞાન માં પહેલું દર્શન પુસ્તક પેલું જ્ઞાન કેવું પુસ્તકો નું વાંચેલું સગર ગુરુ પાસેથી સાંભળેલું વ્યાખ્યાન વ્યાખ્યાન એમાંથી જે સાર મેં બેસી ગયો આપણને શ્રદ્ધા બેસતી જાય એ જ્ઞાન ઉપર શ્રદ્ધા બેસી જાય તો એ જ્ઞાન શ્રદ્ધા બે છે દર્શન કહેવાય હું આત્મા છું એવી શ્રદ્ધા બે હું આત્મા છું એવી શ્રદ્ધા બેસી જાય તે દર્શન કહેવાય પણ એ તો કેટલાય અવતાર સુધી એવું બેસતી બેસતી બેસતી પૂરી થાય ત્યારે દાડો વરે ચોવીક માર્ગમાં તો અને અક્રમ માર્ગમાં પહેલું દર્શન એટલે પહેલી તને શ્રદ્ધા પ્રસિદ્ધિ થઈ જાય જેમ જેમ અનુભવ થતો જાય તેમ આપણે ખાતરી થઈ જાય ખાતરી તો થઈ ગઈ છે પણ અનુભવ થાય એનો શક્તિ શક્તિ થાય બરોબર ને કે ગાર ભળી તો આપણે પહેલા જે અસર ના રહ્યા દેહાદ્યાસ નથી માટે આપણે આત્મા છે એ શક્તિ પ્રગટ થઈ જ્ઞાન કહેવાય જાય એ જ્ઞાન અનુભવ જ્ઞાન હોય એટલે પ્રગટ થઈ જાય શક્તિ શક્તિ જે અવ્યક્ત છે શક્તિ પ્રગટ થયા કરે સંપૂર્ણ બગડ થાય જેમને તરસ થાય એટલે ચારિત્ર ઉત્પન્ન થાય ચારિત્ર સ્થિરતા ડગે નહીં અને એમાં વચ્ચે તપરે કે પેલા ગાળો બોલે છે તે કઈ પહેલો ના લીધે જરા અંતર્ગત ઉગ્રતા આવે છે પણ ઉગ્રતા આપણે જોયા કરીએ તપે તો તપે નહીં તપે લાલ લાલ થઈ જાય તો આપણે ચિંતા રાખીએ એ તપ એટલે આંતરિક તપ કહેવાય અધિક તપ કહેવાય અધિક જગત જોયો ને જગત દેખતી જગત દેખે છે એ તપથી પુણ્ય બંધાય અને દેખે ને એ તપથી મોક્ષ થાય લોકોને ખબર ના પડે તમે શું તપ તપ્યું સાચી વાત છે ગજુ કાઢી ગયું મન ભાઈ ઉછાળ અમારે બધું તપે તેને પણ આપણે રહ્યા કરીએ એ તપ કહેવાય એ અધિક તપ હોય ચાર એટલે સ્થિરતા ઉત્પન્ન થઈ જાય પછી ડગે નહીં ચંચળતા ઓછી થતી જાય ખરાબ થતી જાય જ્ઞાતા દસતા રહેવું એમનો ચારિત્ર જ્ઞાતા દસતા રહેવું કોઈ માણસ દોષિત ના દેખાવે એમનો ચારિત્ર દોષિત છે જ નહીં ખરેખર આ દોષિત દેખાય તે જ ભ્રાંતિ જય સત્ય ક્યારે આવ્યો છે સાથે આવ્યો છે ખબર નથી એ તો પેલું જવાનું છે પછી આફ્રિકા જવું છે હા પણ જાણવું છે પણ પહેલા જાણી લેવું છે ખબર નથી છે મને ખબર છે તમારી જાત ને તો ખબર છે કે મને ખબર છે તમને ખબર નથી જાણે છે <laughs> જયંતિભાઈ તો લોકોને ઓળખવા માટે તો દેવ સાધન આપ્યું લોકો કે આ જયંતિભાઈ નામથી ઓળખજો આપણે જો એક ઓળખે જયંતિભાઈ ત્યારે ઓળખે છે પણ મારું નામ જયંતિભાઈ નહીં હું નહીં તો તમે કોણ પણ તમે જાગવું પડશે ને મારું જે ખરી વસ્તુ રહી ગઈ રહી ગઈ જાણવા ઈચ્છા ખરી બંધન કેમ નહીં ઈચ્છા કરી ઉપરવાળાને આપી તે આવી મને આપી દીધું છે મને ધન સોંપ્યું છે આપડે લીધી પાવતી લીધી ખબર આવી ગઈ સંભાળો છો તમારો આપડે પાવતી આવી ગઈ આવી છે છે ખાલી કે નાખ્યું ને હું તો મારા મનથી કઉ છું કે મેં ભગવાન સોંપ્યું છે મારા મનથી ભગવાન ને સોંપ્યું છે તપાસ કરી દે તેની અંદર ભગવાન રહેલા છે અને દેખાય છે તે જેના દેખાય છે આખે તેમાં ભગવાન પણ ક્રિએચર માં નોટ માં ક્રિએશન માં નહીં આ બધું ક્રિએશન કહેવાય બધું મકાન એ ક્રિએશન કહેવાય ક્રિએટર માં લાગણીઓ હોય એમાં ભગવાન ની આનંદ હોય લાગણીઓ હોય અત્યારે આ મગ મઠ એ જીવો છે ને કે નહીં પાણી થી બાંધીએ નહીં તો એને લાકડી હોય ફળગા મારે કારણ કે એમાં જીવ છે ગોડ ઇઝ એવરી ક્રિએચર એ ક્રિએચર છે અને કોકરા હોય તો ત્યાં ઉપર રહેતા પણ ખાલી કરી નાખ્યું તને દેખાડ્યું ભગવાન ત્યારે મેં રહ્યા છે દેખાડી તને દર્શન કરવા ને ભગવાન આફ્રિકામાં છે દર્શન કરે આફ્રિકામાં દર્શન ખોરાક કોલ કરાવે કાળિયા લોકો દર્શન થાય થોડા દોરિયા નું દર્શન થાય આપડા દુકાન તો મોટા ની જ પડેલી ભાઈ આ દુનિયા કોને બનાવી શા માટે બનાવી કોણ ચલાવે છે ના જાણવું પડે શું શું ભગવાન તમારે તારું ચલાવે છે કે ચલાવે તો એટલું છે મને જે શાંતિ મને જોતી હતી મને અહીંયા મળી અમેરિકા આવતા પેલા જે વરીસ ને જે બધું હતું એ બધું અહિયાં શાંત થઈ ગયું છે શાંત થઈ ગયું ભગવાન તારું શું ચલાવી રહ્યા છે એમ કે મોટલ બોટલ ચલાવી રહે છે ખાવા પાણી કઈ નાખે છે ભગવાન આપણને શક્તિ આપે છે બીજું તો ભગવાન આપણને શક્તિ આપે છે ભગવાન શક્તિ આપે છે આપણને હા સમજે છે ભગવાન તમને લાઈટ આપે છે લાઈટ હોય ને થતા નથી કરવાનું તો બસ તમારે જેવું કરશો એવું થશે ચામાં ચામાં ઓછી રાખો પછી ચા ફર્સ્ટ ક્લાસ બને નહીં પછી ભગવાન ને કહે ભગવાન ચા તારીખે ના થાય તમારી હોલ એન્ડ સોલ જવાબદારી છે God has not created this world at all. God is created correct by Christian's viewpoint by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. એ જો ક્રિએટર હોય ને તો તો પછી એના કેટલાય આ સગા વાળાને બોસ બોસ બનાવી દે આપણે ભાગે ના મારી તે કઈ ના ખબર કોઈ ઉપરી છે નહીં તમારો તમારો ઉપરી કોઈ છે નહીં તમારો ઉપરી એ ભગવાન તમારું ઉપરી છે તે તો તમારું સ્વરૂપ છે તમે સ્વરૂપ જ છે તમારું શું છે સ્વસ્થ રહેલો ભાઈ <laughs> એવું કેમ કેવાય હવે એટલે બ્લન્ડર્સ હું જયંતિ પછી બ્લન્ડર કેવાય તમે જે છો એ જાણતા નથી જયંતિભાઈ જયંતિભાઈ નામ છે ઓળખાવ સાધન પણ તમે જયંતિભાઈ છે એવું ના કહેવાય એ બ્લન્ડર કહેવાય ત્યાં બ્લન્ડર તોડવા પડશે શું કરવાથી પૈસા મળે શું કરવાથી મળે આપડે જે કમાણી જે થાય ગમે એ શું કરવાથી મળે અમદાવાદ મહેનત કરવાથી એ હિન્દુસ્તાન મજૂરો મહેનત કરે તે પણ મળવા આખો દિવસ કરે મહેનત કરવાથી મળતા આવે મજૂરો ત્યારે મળવા જોઈએ મજૂરી કરવાથી પૈસા મળે છે મજૂરી સૌ કઈ કરે છે એવું છે ને મજૂરી કદાથી મળતી હોય આપડે તો મજૂરો મળે પેલા મોટો જેઠિયા મજૂરો હોય બધું ગાડીઓ અને પાપ હોય તે ગમે એટલી મહેનત કરે તો કશું પૈસો મળે એટલે પુણ્ય પાપ નો સર્વે થયા જગત ચાલ્યા કરે પુણ્ય એટલે ક્રેડિટ બેંકમાં ક્રેડિટ હોય તો ત્યારે ચેક લખો તો લખાઈ નાખે અને પાપ એટલે ડેબિટ ચેક લખો તો કશું હાલે નહીં ઉઠી ખોલાની કરી કયા કરે પુણ્ય કેવી રીતે થાય પારકા માટે ધન વાપર્યું ધર્મ માટે એ પુણ્ય બંધાય અને પોતાના માટે ધન વાપર્યું એનો કશો વાત નહીં એ તો ગટરમાં જવાનું ગટરમાં જવાનું છતાં દુઃખ નહીં વેઠવાનું પણ નકામો વિશ્વાસ બધા ધર્મ ની ખાતર નાખ નાખ કરે એટલે આપડે આવતા ભાવ નું પછી ગેરંટી થઈ ગઈ એવું છે ને જેડા વાઈએ ને તેડા લેવાના થઈએ વાયા પછી ચાર મહિના પછી ઢંડુ આવે સરસ ને એટલે એની વાય છે રાજે કર્યું તેનું ફળ છે અમુક ટાઈમ પછી આવે એટલે પેલા કરેલું તે આજ તમે એને ડુંડા મારો છો લ્યો છો અને નવા બીજ નાખો છો શું કહ્યું નવા બીજ નાખો